પચીસ ફોટા લે કર્યા પૂછે કોઈ લે કારણ કે પૂજા છે પૂજા પૂજા દીવા પર મરી જાય આપણે કે નથી પૂજા ઇન્દ્રિયોમાં મસ્ત અને આપણા ઇન્દ્રિયો મસ્ત નથી આપડા તો અહંકાર માં જ મસ્ત છે અહંકાર ને લોભ અહંકાર ને લોભ તેમાં મસ્ત મોક્ષ શું kind of life but um, એ જોતું હોય તો તમારે રોગ છોડવાનો ને અહંકાર છોડવાનો રાઈટ તે એ કેવી રીતે કરાય છે મોક્ષ જો જોઈતો હોય તો અહંકાર ને આ લોભ બધું છોડવું પડે ને તો એ કેવી રીતે છોડાય તું કેવી છોડું અહંકાર તું પોતે અહંકાર કેવી છોડું પોતે બંધેલું હોય પોતે બંધેલું આમ જુએ ખરો પણ ખીર છૂટે બીજા બીજા બંધેલા હોય તેમને પૂછે કે અરે ભાઈ તું મને છોડી આલ ને તારે કે હું જ બંધેલો છું ભાઈ રસ્તામાં જતો આવતો હોય કોઈ છૂટતો હોય તેને કહી ભાઈ એકાદ છોડી ને કહી એટલે મુક્ત પુરુષ હોય એ આપણને મુક્તિ આપે આ બંધાયેલા લોકો શું આપે આ વિચાર So uh, once he gives that, how long does it take to uh, be completely unwrapped? એટલે બધા બંધનો દાદા કે દાદા નથી બંધન રાઈટ એટલે હું એમના પાસે આવી છે પછી હું જ્ઞાન પછી કેટલા વખતે એટલે કે દાદા પાસે જ્ઞાન લીધા પછી આ બધા જ બંધનો છૂટી જાય એનો એના માટે કેટલો ટાઈમ લાગશે એવું છે ને વહેલું મારું વહેલું મરવાનું હોય તો જલ્દી કરવું અને જયારે મોડું મરવાનું તો ધીમે ધીમે આસ્તે થવા દેવું તો પછી જ્ઞાન દે ત્યારે મુક્તિ મરણ જ્ઞાન લઈએ તે જ વખતે મરણ આપી દો એવું પોસિબલ છે જ્ઞાન લઈએ ને મૃત્યુ આવી જાય એવું પોસિબલ છે બને નહીં એવું એવું બને એવું કેમ ના બને બહુ પુણસારી હોય એવું બને બહુ પુણસારી હોય પણ સીધો મોક્ષ થાય ને એવું બને નહીં અહીં જો જો અહીંયા જો મને જ્ઞાન દઈને મરણ આપી દે તો છે પછી જ્ઞાન આપો ને તરત જો મરણ આવી જાય તો પછી ત્યાં સિમંદર સ્વામી પાસે વહેલું જવાય ને એવું છે ને ઉતાવળ ભૌતક માં કરવાની ભાઈ આશ્ચર્ય કરવાનું હોય તો ભૌતિક માં કરવાનું ઉતાવળ હોય તો હોય તે ભૌતિક માં આમાં અધ્યાસ માં ઉતાવળ ના હોય ને આશ્ચર્ય ના હોય આપણને પેશન્સ જોઈએ આમાં આના માટે સ્પેશિયલ જોઈએ ધીરજ જોઈએ ધીરજ બીજું કોઈ જોઈએ નહીં તું પોતે મુક્ત થઈ ગઈ પછી રહ્યું શું છે મીનાથી તું મુક્ત થઈ ગઈ તો મીના જુદી તું જુદા પછી તારે શું જ્યાં સુધી મીના છે ત્યાં સુધી એનો નિકાલ કરવો હવે મીના ને આપણે આપણે ભૂલથી મીના ઉભી થઈ છે એટલે આપણે નો નિવેડો લાવી નાખવાનો મીના શું કે છે કે તે તમે મને ઉભી કર્યા મારી ઈચ્છા નથી તમે મને વળગ્યા છો તો મારે મને મારે જેવી હતી એવી કરી નાખો ચોખ્ખો કરી નાખો મને તે આપણે ચોખ્ખું કરતા સુધી રહેવાનું કાયદેસર એટલે સંભાળ નિકાલ કર કર્યા કરવા મીના પૂછ્યું છે કે કેટલી કેટલા વખતે people come, a lot of uh, people come as sadhus and all these things, and they give you all these false promises. And he said to beware of the false promises. And the promises are always in the future. Okay, and I don't know what is false and what is not. So how am I going to be able to? જ્ઞાન આપીએ છીએ Uh-huh. That's ત્યારે really- અનાદિકાળથી અના- એટલા અવતાર- લાખો અવતાર થઈ ગયા તો અમાસ હતી અમાસ અમાસ શું સમજી Sub moon. and moon. Many last years ago, what did you say? You had dark moon. No moon. No moon. No moon. Uh, there was no moon. The night, particular night was no moon. You had darkness all the time. You had uh-huh. no moon. Uh-huh. so many dark birds. Who I did or you? you, you for you, all, all of us. For all of us. Just give an example. Yeah. Uh-huh. Just listen. અનાધિકાર થી ડાર્કનેસ જીવે છે બધા અજવાળું જોયું જ નથી મૂન જોયું જ નથી અમે આ જ્ઞાન આપીએ એટલે મૂન પ્રગટ થાય પેલો બીજ ના જેટલું અજવાળું આવે બીજ બીજ નો ચંદ્રમાં ઉગ્યો હોય એટલું અજવાળું આવે અમે આપીએ અમે આખું જ્ઞાન આપીએ ત્યારે ભાઈ પ્રગટ થાય કેટલું બીજ નો ચંદ્રમાં જેટલું પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે full કરીશું moon. પછી બીજના ત્રીસ થાય બીજી ચોથ થાય ચોથું પાંચમ થાય પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયું Indira is saying it's a long, continuous, gradual progress. You cannot have overnight. You know, it will go slowly. So like answering to your question, I think, that you ask how soon you can achieve such and such. Full moon આઠ જન્મમાં થઈ જશે ને હમ, આ જન્મમાં પૂરું. એક અવતાર પછી થાય તે બિલકુલ જાહો ધરાવી વાળું. સિમંદર સ્વામીની પાસે જ બેસી રહેવાનું સમજ્યો ને? કારણ કે હું ફૂલ મૂન નથી ફોર્ટીન ફોર્ટીન 14 એ days. ફૂલ મૂન છે Himanda Swami is full moon. He says that I am 14 days. So one one day you have to spend with Himanda Swami after this birth. Oh, and that's the one. Uh, one avatar. one month. avatar. That's right. That's what he wants to say. You can achieve. ત્યાં સુધી 14 ઇન્ટ્રીમ ગવર્મેન્ટ પછી ફૂલ ગવર્મેન્ટ સ્વતંત્ર not in not dependent to independent Uh, no, I'll answer you that question that you was asking that some sense. નથી જોઈતા કે છે મારે મારે ચૌદ અવતાર નથી જોઈતા on this earth you will have one this only આની પછી મજા આવે પ્રસાદ પ્રસાદ કરીને આપણને જેલમાં કરાય છે અને આ લોકો હિન્દુસ્તાન પ્રસાદ મારી પાસે રોજ મારી મારી કરે મારે આપવો પડે રોજ મારી મારી કરે પ્રસાદ આપવો જ્ઞાન તો આપ્યું નથી લઈ ગયેલી પણ જ્ઞાન આપ્યા પછી અપાય ખરી રીતે નહી તો મનમાં વિચાર ખરાબ આવે વિચાર આવે જ્ઞાન કેમ આવે ના માણસ મન જરા અવરું ફરી જાય કઈ આ બધું આવું કોણ જૂઠું એવું કઈ વિચાર આવે જ્ઞાન લીધા પછી ઊંધો ના ફરે થાય પ્રસાદ તો કઈ હારો કે પ્રસાદ તો ભલે ખાવાનો હોય તો ગામનો ભીખુભાઈ ખબર નથી પ્રસાદ ની નહીં ખબર નહીં <laughs> બધા પ્રસાદ લઈ ગયા વાત જોઈએ છે એ વાળ નહીં જોતા હોય તેને કાલે પાંચ વાગે મળશે વાળ જોતા હશે ને પાંચ વાગે મળશે પણ ભાવના કરવાની ભાવના ક્યાં જ્ઞાન પ્રાપ્ત થઈ જાવ વાર જોવાનું ખોટું નથી વાર જોવાનું ખોટું નથી સમજ ભાઈ બીજી વાર જોઈ તેના કરતા આ વાર જોઈ બહુ સારી તમે જોડી નહીં જોઈ બહુ જોઈ કેટલી હિંમત થઈ સ્વામિનારાયણ સંતો એ લોકો સ્ત્રીઓનું મોઢું ના જુએ પડદો રાખે અને એ લોકો એવું કહે કે સ્ત્રીઓના અવતારનો ઉદ્ધાર ના થાય તો કે એ બધું શું છે સાચું છે એમને ત્યાંની સ્ત્રીઓ આપણે એમના ડિપાર્ટમેન્ટ એ એમના ડિપાર્ટમેન્ટ ની વાત કરે આપણા ડિપાર્ટમેન્ટ આપણા ડિપાર્ટમેન્ટ બધા ઉદ્ધાર થાય સ્ત્રીઓ કાયમ સ્ત્રી હોતી નથી સ્ત્રીઓ પુરુષ થઈ શકે છે પુરુષ સ્ત્રી સ્ત્રીઓ કાયમ ને સ્ત્રી હોતી નથી એ કે એવું બીજ નથી એવું કે આ આમાં સ્ત્રી થયા કરે એ તો જરા મોહ અને કપટ વધ્યું કે સ્ત્રી થઈ જાય પુરુષમાં મોહ અને કપટ વધે કે સ્ત્રી થઈ જાય અને સ્ત્રીનામાં અહંકાર અને ક્રોધ વધ્યો એટલે પુરુષ થઈ જાય ભુલાભાઈ પૂછે કપટ અને દંભ બે માં ફેર શું કપટ અને દંભ દંભ દંભ આ સ્ત્રીઓ બધી કપટી હોય બધામાં કર્મ કઈ કપટ હોય ત્યારે સ્ત્રી થાય પણ દંભ કોક નામ હોય દંભ એટલે શું પોતે દુઃખી હોય પારગણ સારી હારી મોટી દેખાવા અને ભૂલીગન સુખી છે તો એ હારી બરોબર સારી નીકળે નંબર સમજાય ને દંભ ખોટો દંભ કરે કપડા પહેરણ મોટો ટાઈટ થઈ ફરી અહીંયા કાલી ખર્ચે એવા નહીં ગયેલા તમે ગયેલા નહીં ઇન્ડિયામાં ગઈ દંભ અને કપટ કપટ તો સ્ત્રીઓ માત્ર બધી સ્ત્રીઓ ઓછું વધતું હોય સમજો ને અને આગળ હું પૂછતા ના ખલાસે થઈ ગયો ભાઈ આપડા પુરુષ સાથે સ્ત્રી ભાવ આ બોતેર હજાર માગતા એટલે ગમે તેને ભરવા જેવું નહીં નહીં ઘીરી વાત તો સમજવી પડશે ને ક્યાં ગયા બેન ઘીરી વાત સમજવી પડશે ને જાડી ક્યાં સુધી ચાલશે બધી ઝીણી વાત સમજવી પડે ને આ ઝીણી વાતો હગડે જ ના હોય ને Now, after I get the Gnan, okay, um, and I still have to take the Gnan. Shaniwar. Shaniwar. Shaniwar. Shaniwar. રાજા છો ને બહુ પ્રયત્ન કરું તારા ચૂકી જવાય છે વારે વારે પણ આવી જાય છે બહુ પ્રયત્ન કરું છું ચૂકી જાય છે વારે વારે પાછું આવી જાય છે પણ લક્ષ જ જતું પણ નથી જતું કે દાદા આપી દો મુખવાસ છે દાદા કયા કયા એક સમયમાં એક સમય વિષયોમાં કસાયોમાં વિષયોમાં કસાયોમાં આ વિલિયમ જતો હોય ને અને મેરી જતી હોય તો આમ આમ કરતા કરતા જતો હોય ને એના એના આત્મા કેવા છે નિરંતર ના વિષયમાં હોય બીજું હોય કોનના હોય નાકના વિષયમાં હોય જીભના વિષયમાં હોય પીઝા ખાય વિષય તો પૈસા કમાય એ લોભ માન લોભ અને માન લોભ અને માન નામ કરવાની ઈચ્છા થાય એ વિષય તો જે કરે છે ને સ્ત્રીનો વિષય એ તો આખો દાખલો અકળેલો છે એટલે અકળાવે વિષય શોખ નથી ને પણ અકળવા માટે છે તો શોખ તો અમને હોય જે આખો ગલી પછી કર્યું ને એને હોય તો જોયું આખો આખો ગલી પછી કર્યું અહીંયા આ લોકો આખો ગલી પછી કર્યું જોયેલું જોયેલા અમેરિકા આ લોકો વિલિયમ ને જતા હતા જોયા જોયા આત્મા આખો આત્મા પડી રહેલો નીકળે જ નહીં અકાદમ માંથી તમારા અકાદમ બે નહીં આપણે જોવાનું આમ ચલો ફોટા લઈ લે કરતા તમારે ફોટા લે એક આટલો પથરો આમ નીકળેલો હોય છે તો પેલા રજા આવી લાગે ફોટા લે લે લે ઇન્ડિયન પૂછજે ફોટો લે કઈ કે ના બગાડે આ તમારે છે કચાયો માન માયા લો એટલે ખબર ને લોભ મને અહંકાર લોભ મને અહંકાર બીજે કઈ નહીં આખો દાડો એમાં જ હોય એ કઈ માલ લેવા જાય ને તો મગુ છે મગું છે અને આ મગું મગું નાખે કેટલા ડોલર ફોર ડોલર યસ એટલે કસાય મહાત્મા કસાય આત્મા એ લોકો કસાય આત્મા એટલે નિરંતર દુઃખ પામી જ રહેલો ભાઈ વિષય આત્મા વાળાને જરા તરવાની ધાર ઉપર મધ સારું ચોપડ્યું હોય તો ભજ ખાય પણ જીભ જરા કપાય એ લાઈ ભરે બે હાથે ચાલે કેવું શું મળે મત તો રાખે પણ જો જીભે કપાય એ કશે એનો વિષય આપવાનો ત્યાં લોકો સુખી હોય એમને અને આ કસાય તો આખો દાડો દુઃખમાં દુઃખમાં ફરિયાદ કરતો હોય અને આ બે માંથી મુક્ત થયો અને આ બે માં કશામાં ના રે અને આત્મા વરે કરે નિજ આત્મા સ્વરૂપ એ મૂળ મૂળ મૂળ પુરુષ થયો મૂળ સભામાં આવી ગયા એટલે તમે તો મૂળ સભામાં નતો હવે તો વિષયમાં તો મૂળ હતા જ નહીં બહુ અને હતા તે ભૂલા હતા કોણ હતું ભૂલા સિદ્ધાર્થનગર હતા કોણ હતું ભૂલા ભૂલા ભૂલી બધું હવે તમે છૂટા થઈ ગયા પૂછાય ને કશા બે આ જતું જે લખ્યું પોતાનું બધું છૂટું થઈ ગયું ને બધું લખેલું પછી શું કે છે આ પોતાનો અનુભવ લખે છે બધો હું કેવો જુદો થઈ ફરું શું કે છે વકીલાતે કરું પણ જુદો થઈને વકીલાત ઇન્દ્રિય સુખમાં હોય સુતેલો વિષયાત્મા એ નામ કહો કષાયમાં જો હોય ડૂબેલો કષાયાત્મા કહેવાયો એ બેમાં જો જાય નહીં તો આત્મા નીચ સ્વરૂપ રહ્યો નીચ સ્વરૂપમાં હોય સ્થિતિ તો સુધાત્મા એ નામ કહો શું કે છે એ વિષયાત્મા ના રહે અને કસાયાત્મા ના રહે અને નિજ સ્વરૂપમાં રહે તો શુદ્ધાત્મા કહેવાય ઇન્દ્રિયજગમાં હોય સુતેલો વિષય આત્મા કહેવાય સુતેલો એટલે ઊંઘે નિરંતર બીજામાં ઊંઘે આમાં જાગતો હોય શું કહ્યું કસાયમાં હોય ડૂબેલો એ ખોવાઈ ગયેલો દેખાય એમાં ડોલર આટલા છે ને કોઈ ગયો દેખાય હવે ક્યાં કઈ ને કઈ કઈ ડોલર માં જાય જોડે લઈ જાય તમારા ભાગેલા લઈ જાય મને લાગે નહીં છત્રીઓ એ બેમાં ના હોય તો નીચે સ્વરૂપ મળશે છે એવું વધારે ના થાય એક સેટ તો કે બહુ ના થાય થોડા અમે ના હોઈએ એમાં આ માલ નિકાલી માલ પણ કાચો ના આવે ચેતરા બેટા દુરુપયોગ ના કરે પૈસાનો એક પૈસાનો સદુપયોગ નિરાશર ખાતે જેટલા જાય એટલા ધર્મને માટે જેટલા જાય એટલા પણ આને માટે આ સાથે એ વાળો ના લઈ લે છતાં સ્ટોર વાળો એ લેવાનું એ લેવાનું એ ચંપલ લે છે બે બુટ ચંપલ ને પકડે તો એ તો કઈ બધી સ્ટોર વાળા લાગે ગજામ રહેતા નથી પછી જે વાળા લાગે તમને લાગે હા કે કેવા લાગે અડખામણા એના કરતા અડખામણો ના લાગે વાલો ના લાગે આપણે જરૂર હોય તે વસ્તુ લઈ આવીએ નહીં તો પછી આ તો વગર ઘરમાં દોઢ ઘરમાં હોય હજી થઈ એવું જગત ખુદા આખું જ કરી આ લઉં પેલું લઉં પેલું લઉં પેલું લઉં બાંધી જા રાખો તો અનનેસેસરી પ્રોબ્લેમ તો કોઈ દાદા પછી આટલું જ જોતી જોતો ભેટ મારી શિકાર મૂકવું કઈ છે મારા બેગ નાની છે બદલે બીજો પાછો લઉં તો પહેરેલો કારણ મૂકું કઈ જગ્યા હોય છે આમ કઈ પેટીએમ મોટી કરવા છું કે પેટીઓ નાની કરવા <laughs> પેટી નાની કરવા આવ્યો છું નાની હા નાની ડોલર બોલર ત્યાં લઈ જતા છે ના હોય તાર કે મારે ધર્મ માં બહુ ખર્ચો કરવો પણ મારી પાસે નથી અને આવે તાર હું ના અપાય માયા નો કાયદો કાયદો માયા મૂજવે એને આપવા ના છે ને એને આવતો બધો ડ્રાફ મોકલવાનું શું વાંધો છે કંઈક ના પણ હશે પણ ઉતાર કરીશું પણ પેલું ઉતાર પેલું ચાર નારીએ નીકાળે નીકાળવું ભાઈ ચાલ્યા ડોલર બેંક માં એવી ભૂલ ના કરડાયા માણસ શું અને છોકરા બાપે જે આપીને આપી હોય આપવાનું બધું વધારે આપતો દારૂ પીશું હવે રસ ચડાવ વધારે આપડે બાપે જેટલું આપીએ ને એને ભણાવો કરવો બસ આપડે બીજી ફરજ ના હોય આપણે બાપે જેટલું આપ્યું એને કઈ આપી અને નોકરી કઈ જોબ ફરી કાઢે અને આપડે દસ લાખ ડોલર હોય તો આપી ખાવાના એને આપીએ ત્યારે જાય છે તૈયાર તો તો લોકો એમ કે છોકરાઓને તો કઈ કર્યું જ નહીં તો પછી ભુલાભાઈ એમ કે છે છોકરા નું આપડે પૂછીએ કે હવે તમારે હારું હું અહિયાં કરું તમે તમારું કર્યા કરો કે છે અમે અમારું કરી દઈશું કે છે શું તો ડાયો છે મેં પેસ કે જ્ઞાન પામેલા છે એને ખબર છે કે આ વસ્તુ છે પણ લૌકિક માં ભાર જે લૌકિક છે લૌકિક માં એ લોકો એમ કે હવે તો અક્કલ લૌકિક માં બધા એમ લૌકિક માં સમજદાર હોય ને તે એ રીતસર બધું કોઈ કોઈ કોઈનો છોકરો થયો નથી અને કોઈ થયા નથી કોણ એના બાપને થતે બાપ મરી ગયા જોડે કોઈ છોકરો ગયો આઈસ્ક્રીમ ખાય છે બધા પાકા છે આ લોકો કેમ જતા નથી એમાં જાણે રિલેટિવ હગે રિયલ નહીં રિલેટિવ હગે રહેવાની જો આપણે હારું રાખીએ તો એ રે એ હારું રાખે તો આપણે રે અને કલાક જો ચડકાઈએ છોકરાને તો ત્રીસ જણા છોકરાને ચડકાઈએ નાલાયક કામ છે પ્રેમ છે તો પછી ખબર શું કે શું તમે મિલકત ના આપો તમારા બાપ ની તમે લઈ ગઈ દાવો વાળી લઈ ગઈ કલાક ખસડાવીએ ને ત્યારે રૂપિયો કાંઈ કલાક પડે ના ભાઈ છોકરો છોકરા તમે તો આપણે કઈ મૂર્તિ લઈ ફોટો પૂજા તમે શું તમે તમારા આપણા ફોટા પૂજા તમે તમારી જાણી કે છે એમને જવાનું છે એટલે જવાની મારે જવાનું છે તમારે કઈ જઈ મૂકી ના જઈએ એટલે બહુ હાયા નહીં કહી છોકરાને કેવું કે શું તો બહુ સારો માણસ આપડે સારી રીતે સુખીથી જીવન કાય કે એને હવે ના કરી એવું તે ફ્રેન્ડલી ટોનમાં વાત કરી હા હા એક પોતાનો થાય ને સાચે દવાઈએ બહુ દવાઈએ ને વસ્તુ કરી નહીં એટલે આ તો હા કૂતરા એટલો સમજે કે આ છોકરો ક્યાં હતી બે ત્રણ મહિના સુધી દવડાય શું જાણ બાકી નોર્મલ બધા હાથે હા નોર્મલ બધા બહુ હાથે એની ફરજ છે સાથે એ આપણા લોકોને અમુક ટાઈમ હતી ફરજ ચડાવે ફરજ થાય સચ્ચી વાત બહુ સારું અને પછી કલાક ગાય જોઈએ એટલે જાણીએ કે હવે બરોબર હમ થાય થઈ ગયો એટલે તો ખરા ખગડાઈ જવા રૂપિયા પેલા ખગડાવતા કલ દારૂ તે ખણ બોલે અરે આ લક્ષ્મી નું જુગા ખવડાવું છું લક્ષ્મી ને આપણું જુગા દોસ્તક ના આપણું લેતો આતા તે ખોટો બેરાણી કે ફાઈ નાખે કાપી નાખે કલદાર ખગડતા કલદાર રૂપિયા તો થયા એટલે બધા આયા સમસંગો બાપ ને બારી ઘેર આઈસ્ક્રીમ ને બધું ખાઈ પીવાનું પછી કબીરો કહે ચલ ગયા તો ના મિલા કિસકો પૂછું બાપ માત પિતા સુર બાંધવા જૂઠો સત્સંગાત ત્યારે ગયો કોઈ માલ ફરી બધું નહીં કાગળ આવ્યો નહીં આ માત પિતા સુધી જૂઠો આ સંગાત જૂઠો જ કે નયા અંગાત મમ્મી જોડે અંગાત કર્યો કે અંગાત કર દાદા ને ફોલોઅર્સ જોડે જો કઈ ગમ જવાય પોતાના ગામ લઈ જાય ત્યાં કોઈ પણ પ્રકારની પરવસતા નથી કોઈ પણ કોઈ પણ પ્રકારનો દુઃખ નથી ત્યાં લઈ જાય પછી સમજ કે જ્ઞાન સારું રહ્યું ને બે પેટમાં પણ જરા કાશી ત્યાંથી બહુ વખત થઈ ને દર્શન થયા અને વિજય થાય તો દોડીને આવ્યા તમે કોઈ કહ્યું પેલા એની બધી પ્રોગ્રામ ઉપર થી અસર પડી છે નહીં પ્રોગ્રામ મોકલ્યા હતા સારું કરે આ બધું સારું ઘણું સારું કરે દાદા એમને એટી ટુ માં બાર વર્ષે તો મેં પછી ચાકી ગયા પછી હું એને જ જોજો કરે તેમાં દાદાના માલ નો ચાખી લીધો તારા દુકાનમાં માલ બહુ ભર્યો છે મારે કાઢું છું તો નીકળ્યા કરે છે દુકાનમાં બહુ માલ ભર્યો છે દાદા કે બહુ માલ ભર્યો છે જેટલો કાઢું છું તમે કોઈને પૂછીને ભર્યો સારું પણ માલ એ ભર્યું પોતાના નતા બેંકો જે ધીરે એ બધા ઓવરડ્રાફ્ટ લીધેલા બધા તે અત્યારે ઓવરડ્રાફ્ટ આપતા બહાર નહીં આવતા સાચી વાત છે છોકરા બોકરા કશું વધારે ના હતા એમને તો દારૂડિયા બનાવીએ આપણે કેટલી ઇજ્જતા બન્યા તારે તો ઓછું છે તો સીધા રહો બાપે બાપે પાંચ લાખ પાંચ લાખ રૂપિયા આપ્યા તો કઈ ફેટનો લડત ને કઈ શિષ્ય પીતા હોત ને કઈ આગળ જઈ પીતા હોત પાછી ચીજો કઈ ખાતા હોય સારું છે ધંધા કે આ ઓછા રૂપિયા મળ્યા એ ડાયા દેખાયા માટે એવી ભૂલ ના કરશે શું કહ્યું એવી ભૂલ ના કરશે તમને ખબર પડી ને એવી ભૂલ થાય જ હું કઉ છું ત્યાં લોકો સમજે પડે તો હજી પેલા માયામાં જપતા લાગી તે લોકો આપે એ આનંદ ને શું આલાજ કરશે દાદા આપણો એક સવાલ છે સોયના નાકામાંથી સોયના નાકામાંથી ઊંટ જાય પણ ધનવાન નહીં જાય તો ધનવાન નું શું સોયના નાકામાંથી ઊંટ જાય પણ ધનવાન માણસ ના જાય ધનવાન પૈસા વાળો સોય તેના નાકામાંથી ઊંટ જઈ શકે પણ ધનવાન ના જઈ શકે ધનવાન મગજ બધું ચક્કમ થઈ ગયું સાહેબ અને ભાઈ લક્ષ્મીમન લક્ષ્મીમન હે એ રાતે ઉઠે સપના દેખાય તો સાત લાખ તો સાત લાખ પચીસ હજાર બચ્યા કરે બૈરી કરે હું નો જવામાં આખી ખરું કે કેમ ધનવાન ને મોક્ષ જવામાં વિઘ્ન ખરું જાય શકે જ નહીં એ ધન ધન જ ના જવા દે એટલે ધન વધારે આવે તો નાખી દેવું જેમ તેમ કરી સારા છે વધારે આવે તો આપણા દેશના જે ઉદ્યોગપતિ છે બિરલા અને ટાટા તે લોકો આખી જિંદગી નાખ્યા જ કરે ને પછી ઉગે છે આવે છે ઉગે આવે મોક્ષમાં ઉડે પણ તે લોકો મોક્ષમાં જઈ શકે મોક્ષમાં જવાય ને નહીં જાય ઘણા કાળ સુધી પછી અત્યારે પુણ્ય ની લહેર કરે તો પછી સુદામા રહેલા સારું રાઈટ તો પછી સુદામા રહેલા સારું સુદામા ની જેમ સંપત્તિ ઇઝ દાદા ભાવ એક મહિને બે હજાર ડોલર નો ખર્ચ હોય બરોબર ને એટલું આવક કરી પછી બીજું બધું બરોબર હા આપણે સ્ટેશન પર જવું નહીં પડે સ્ટેશન હોમું આવ્યા કરે જે પેલું સ્ટેશન છે ને આપડે જવાનું છે તે હોમું આવે આપણે જવું નહીં પડે જેમ ગાડી બેઠેલા ને મુંબઈ થી ગાડી બેઠા એટલે સુરત હમું આવે કે તમારે જવું પડે જવું પડે પેલું સ્ટેશન આવી ઉભું રહેશે અને લોકો ચાર ના રેલી આવો ભાઈ ગયા ભાઈ ખાલી કરી નાખી કે એટલે આ બધું ખ્યાલમાં રહેવું છે બધું ટાઈમ બધા ખ્યાલ રહેવા છે દાદા ખ્યાલમાં હોય ખ્યાલમાં તો હોય છે પણ ઉદય કર્મ ને આગળ ઘણી વખત ઓકે ખ્યાલમાં તો હોય છે પણ એમ કે ઉદય કર્મ ને લીધે એમ કે કોઈ વખત જાગૃતિ હોવા છતાં બી ભટકાઈ જવાય છે ઉદય પ્રમાણે એવું લાગે ઉદય કર્મ ને આધારે હા જાગૃતિ એ તો થવાનું ઉદય પ્રમાણે પણ આપણે આ જ્ઞાન હાજર રાખવું જ્ઞાન તો હાજર છે નહીં આ જ્ઞાન હું જે બોલું છું ને હાજર રાખવું ઉદય પ્રમાણે તો આપણે પસ્તાવો થયો છે કે આવું ના થવું જોઈએ પણ થઈ ગયું શું કહ્યું બરોબર પણ પેલો મોહ ના રહેવો જોઈએ કોઈ પાસે ઉદય ઉદય મણી આ વાત ચલાવી દઈ માણસ પણ આ જ્ઞાન હાજર રાખવું છે ખબર ને આ જ્ઞાન હાજર એટલે રેગ્યુલર થઈ જાય હિન્દુસ્તાન બધાને કહું બહુ પૈસા એક છોકરો એકનો એક છોકરો મને તો એને આપણે ગમતું નથી ને કહો કલાક કલાક ખકડાવો તો હે હે કલાક નહીં દસ મિનિટ દસ મિનિટ ચક્કર છું ચક્કર છું એના કરતા પાડું જ કલાક કકડાઈ એટલે દાવો ના મળે ના મળે હા તો એક જ લોહી નો હમો થાય એક બ્લડ હમો થાય એક તો રહ્યા એક છોકરો હમો થયેલો તેના બાપ ને હાથમાં હરાયો અને ભાગ લીધો બરાબર ને પછી વકીલને શું કહ્યું કે હવે મારા બાપુજીના નાકકટી ફરી વાગ્યા થાય તો ત્રણસો રૂપિયા વધારે આપો નાકકટી કરાવ તમે તો ગમો છે દુશ્મન જ થાય આ દેહ જ દગો છે આ દેહ કોદા સગો ના થાય આટલી બધી એની કાળજી રહી એ બધી કરે કોદા સગો થાય ના એ દુઃખનું ભોગ એટલે બધા બધું એ લાયા બધું ગચકેસ કર્યું તોય પહોંચ્યા નવડાવી નવડાવી કેટલું ખવડાયું આ દહેજ દગો છે એટલે સંસાર આખો દગો છે દગામાં છે તે માણસ આમ માં પકડે એવું લોકોની પાસે એવું છોકરા છે મારા ફાધર જેવા કોઈ માણસ એવું લાગુ આલુ ના આલુ આપડે હાથમાં છે ને વ્યવહાર સુંદર રાખવો શું વ્યવહાર ભાવ કરવા જેવો છે એ જ ભાવ કરવા જેવો છે વ્યવહાર સુંદર રાખવો એ એવું આપડે એ દારૂ પીએ અને અવરે રસ્તે ચડે એ આપણે ના બધા મેં જોઈ ના કે દારૂ અને ધર્મ માટે વાપર્યા એ તો આપણું જે ઓળખ છે આવતા ભોગ પાસે પ્રાપ્ત થઈ જશે એ તો એ કઈ ઓછો કરી લખ લઈ ગયા ભોગાડ આપો તો જતા રહ્યા ગટરમાં ગટરમાં ગયું આપણે જાતે વાપરી કાઢા ખોટા દુરુપયોગ કરીને ગટર બાર માં ચાર ખમી જતો હોય ને બાર ખમી ચીડાવે તો મૂર્ખ છે ને હે દાદા દેવું એમને ઘી પણ લઈએ દેવું કરીને ઘી પીવાની ટેવ પડેલી હાલ મારી સારી વાતો છે બધી ગાડામાં એ તો એ કોઈને આપણે કહીએ નહીં કોઈ સાંભળે નહીં ગાયો ગાયો લોકો સાંભળે એવી વાત છે દેવું કરીને એટલે લોકો મારી નાખવા આપણે બરોબર એટલે મારું કેવું એમ છે કે આ કન્સ્યુમર છે આ લોન તો બધું ચાલે ને તે આપણે પેલા લોકો દેવું કરીએ એને ગીતીએ ખાય મજા કરીએ એવું નહીં હા દેવ કરી નાખે એક નાના જે આખું ભાણ છોડી ગયા ચટણી શું વિચાર છે ચટણી No, I didn't hear it. Okay, well, what were you Whatever you were talking, I didn't hear it. Which one was it? Oh, chutney. અમે ઇંગ્લિશમાં એક્સપ્લેન કરવાનું મિનિંગ શું આખો ભાણ ખાધા પછી ચટણી માટે બેસવું ને એનો મિનિંગ શું સમજ એનો અર્થ શું એક નાની એમ સીતા બીજું બધું કઈ પડી નથી એટલે હારું બોલાય પડે અચ્છા એટલે એ તો થઈ પણ કોઈ નથી માઇનર મેટર માઇનર મેટર ઓલા માટે થોડી રાખને મો મને ભાવતો નથી છૂટતી છોકરાઓ કઈ દર્દી આ બરાબર નથી એમ છે આ બરાબર નથી દરરોજ મગજ મારી થાય છે ખોટું આપણે દાદી દાદા મીના નો સવાલ છે આપણે જમવા બેઠા હોય અને જમવાનું ઘણું બધું મૂકવામાં આવ્યું હોય બધું ખાઈ ના શકીએ અને પછી જે વધે એને વેસ્ટેજ કેવો કે શું કેવું કે આ બધું ખાઈ જવું કોર્સથી આ કઈ નાખી દે Like I did, I hope, yeah, I understood. તોડ જ નાખી દઈએ. Sometimes Look at because that. you know, you Look at you that. try, you don't think that I will eat more than him. No, Just- no, no, no. no. Normally parents always think don't waste so many people. Poor people. Oh, parents, yeah, I see. Yeah, you know, poor people don't. ચાલીસ- ચાલીસ વર્ષ સુધી ઘરે જ ખાવું. ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ ખાવું. દાદા તમારા પદો જે છે બધા તે ખુબ ગાવા છે અને તે માટે આશીર્વાદ ની જરૂર છે તમારા પદો જે છે તમારા પદો ખુબ ગાવા છે